Thank you. બીજા બધા ભેગા થયા હોય તમે એવું કર્યું ને સૌને હજી નહીં ચાલતું એવું માણસે ચાલે તો માણસે જ નહીં હું નક્કી કર્યું મારા દાદા મિક્સ થવું છે તો થવાતું નથી એવું બોલતા જ ના આવડે બોલવા જરૂર નથી આ કે મને આખું આ કરીએ તો ચાલુ કર્યો પોતા પોતા મન ચાલુ થઈ જાય અને બહાર ચાલે થઈ જાય સામે વાળાનું સાચું છે સામે વાળાની સલાહ લે એમને એવું થાય કે સામે વાળાની સલાહ લે તો સામે વાળો સાચી સલાહ આપશે કે નહીં એમને શું ખાતરી એવું થાય ને એમને ખોટી સલાહ તો એની પોતાની સલાહ અંદર તમારો ખોટી સલાહ આપે એ સારી સો ટકા તો હોય જ નહીં પોતાની સો ટકા ખોટી હોય એટલા બધા મારા સુધારને પણ સારા સલાહ આપનારો પાછો રાજી થઈને આપે સલાહ આપનારો પોતાની સલાહ જાતે લેવાની હોય એમાં પૂરો સ્વાર્થ હોય ઉકેલા પેલા તો એમ ફાવતું નથી મને હતું પેલા જે ફાવતું હતું એ કેવું હતું એ શું હતું મનને ભાવ તને શું તને ભાવ મન ના ભાવ મન જેમ બને બરાબર કશું માલ નથી બહુ ઓપરેશન કરો پڑ جائے خاتری خاتری سارا رہے آپ સમજમાં નથી આવતું પણ દાદા કહેશે એટલે માની લઉં છું તમારે તમારે કર્મ ઊંચો હોય કર્મ ઊંચો કરી એવું કહું આ બધા કે આ બધા કે એક્સેપ્ટ કર્યું પછી સાહેબ સમજ ને આ બધા સમજ ને હવે સમુદ્ર બદલી ગયું છે મોડલ બદલી ગયું છે તેથી જે પેલી બીજી બધો આવી નહીં નહીં કહો ને તારી મને સમજાતી નથી પછી એને આવડીને કેમ કહેવાય દાની વાત ઉતામની છે ને દાની વાત કરે છે પોતાને સમજાતી નથી પોતાને પણ લાગે છે આ બધા સમજદાર નહીં પોતાને સમજદાર ના બધા સમજાય છે જાતે કરી પડે છે એનું થર્મોમીટર વાપરે ને તારું થર્મોમીટર શું કામ છે દાદા ક્યારેક ક્યારેક પોતાનું થર્મોમીટર વાપરે નહીં આ બધા છે એવું રાખે કંપની છે બધા દરેક માટે સાત ભાવિકા મને સમજાવ્યું તમારે વાક્ય સમજાય એવું જ ભાઈ સમજાય અનુભવમાં તરત આવી જાય નહીં થર્મોમીટર પર થર્મોમીટર બોલવું થર્મોમીટર રવાનું છે તમે જાય છે ના નથી જતો એમ જ એને ગુણ તો પ્રકૃતિ પ્રકૃતિ જો કઈ કોઈ ઘેર ના હોય તો જેમ કહી આગળ આગળ ત્રાસી નાખું શું રાખી સાધારણ પેક્ષા એટલે ઝોપડી જે ભય હતો બીજે બહાર ભય લાગતો હતો એટલે આવે એવું તો એવું નથી ભયથી જ નાખો ભયથી ગમે નહીં નામ થાય પડે નહીં તો દાદા પ્રત્યેનો ભાવ નહીં દાદા પ્રત્યે ભાવ નહીં ભાવ તો હા જરા આમાં હાથો બુદ્ધિ ભ્રમ કેટલો લાભ શાસ્ત્ર એક છ મહિનામાં તેવો થાય અને જો ના બધા વગર કે બ્રહ્મચર્ય આપણે બ્રહ્મચર્ય નું શું આ બોલે ને બ્રહ્મચર્ય એના માટે પાડવા માટે ધંધે થવાનું નહીં તો સ્ત્રી ગોળાથી છે એક મહિનો થયો છે એક મહિનો થયા છે શું કેવું છે કેવું એટલા માટે એટલે બાકી છોકરાનું જાતે સાથે આમથી કઈ નહીં ઘરમાં નહીં ઘરનું છે ત્યાં આ માતા કોઈ ખાવે નહીં કોઈ કહે તે ખાવે નહીં માતા કોઈ ના ભાવે તો તો કયા કરવું કોઈ રહે નહીં એટલે આવું આવું ઘણું પહોંચે પડે એટલે ઉડતા અહીં બધા વચ્ચે તો વધારે એડજસ્ટમેન્ટ લેવાના ઉભા થાય હા ઘરે તો પાંચ વ્યક્તિ જોડે એડજસ્ટમેન્ટ લેવાના થાય પણ અહીં તો બધા પચાસ માણસો જોડે એડજસ્ટમેન્ટ લેવાના થાય ને લેવાના થાય દાદા સાથે આવ્યા હશે કેટલા બધા જોડે આપણે આ જ્ઞાન મારું ભૂલ થાય છે મારું ખોટું થાય છે દાદા પાસેથી ના બાપુ કોઈ જગ્યાએ નિયોજિત કરે મેળ ઘેરેલો દબાઈ દે ભાગેલી વસ્તી આ ભાગેલી કાયર પેકેટ કાયર કાયર કાયર પેકેટ કોઈ પૂછે તો એ કાયર લાગે એ ભાગેલી વૃત્તિ જાય કેવી રીતે આ લોકો? આ ભાગેલી વૃત્તિ ઊભી થઈ એ જાય કેવી રીતે આ એ બરાબર છે તે છે. પેકેટ લોકો છે એમાં ટેસ્ટે ના થાય એ ભાગેલી વૃત્તિ જતી રહે એવું ટેસ્ટે ના થવાય ચેતે થવું હોય તો અત્યારે આ વળી આપણે ઉકેલા આ રોગ જાય છે રોગ વધારે આવે ખાલી કરી આવે લોકો એડજસ્ટિંગ ખાલી કરી આવે લોકો એડજસ્ટ કરે ખાલી કરી પોલીસે ના પોલીસ ના માં કેવી સમજણ હોય પોલીસ માં કેવી સમજણ હોય આપણે એમની ભૂલો દાદા પાસે જાહેર કરે છે એ બહુ ઊંચી વાત છે ભૂલો એમની દાદા પાસે જાહેર કરે છે તો નીકળે દાદા છે તેથી દાદા બધા જાય છે બધા પૂરો નુકસાન બધા જાય છે એટલામાં જાહેર કરી છે પકડાય એટલામાં જાહેર કરે બીજા જાહેર નથી કરી પોતાની ભૂલો પકડાય એટલામાં જાહેર કરી બીજી કરેલો માણસ નહીં અને એને ખાધો એ નથી બીજી ભૂલો કોણ બતાવશે Second. દાદાની પણ કરે પોતે હોય તો વાત શું કે પોતે તો સેલ્ફ ફેલ વાત એક્સેપ્ટ ની વાત નથી હોય નહીં ટેપો માટે જે બાજા હતા જો હાંપ્યો તો બધા લગાવી કરવી પડશે હાર્મોનિયમ જાય મને મને ચડાય ન હોય મનુષ્ય તમારે હું કહું એમ કરવાનું આ કેટેટ માટે થયેલું તારે અમુક બાબતોમાં મેં તો મને પાસે એ કરી દીધો જે એડ્રેસ છે એ સમજ્યા અજ્ઞાની અસર નહીં કરતી એ જ્ઞાની વ્યાખ્યા મુજબ અજ્ઞાની પ્રમાણે એક વ્યાખ્યા અસર નહીં કરતી કે આ શું છે બહાર વિકૃતિ ખબર ખરી વાત નહીં સમજદારી ખબર પ્લસ માઇનસ ધીરજના રસ્તો તે ઉડાવી દો અને ના ગામો બંને ઉડાવી દેવાની અને પછી તિરસ્કાર હોય ના હોય પ્રમાણે હોય ના એ તિરસ્કાર બોલે ક્યાં ઉડાવે એટલે અહીં ઉડાવી દેવાનું પ્લસ માઇનસ હવે તમે ધંધે તે દાદાને માનીમાં આવી ગઈ આ અમે બધા આવો પર્યાસ કોને માટે અધિક માનવા આવેલા માટે ના પડે કારણ કે સફાઈ સફાઈ જાય અને એ સફાઈ એટલે સફાઈ સફાવાથી સહજ થાય ખેતર છે દહીંને દહન કરવાનો તબક્કા ના પાડતા એક જાતિ રામધણી છે તબક્કા પાડતા એ રામધણી જો ખબર તબક્કા ના પાડતા એક જાતિ મંદિર અહંકાર બધાને અને આ અહંકાર નાશ કરનાર શું છે તમારે કરતા નથી આ તો જસરી કરે છે પેલા આપણી પાસે આવ્યો છે પેલા પેલા આપણી પાસે આવ્યો છે પેલા સત્સંગ જે બાબુ પંચા થતો હતો લગભગ મજબૂત કરી તમારે તમારે ત્યાં તમે શું કરે છે ક્યાં કરો તમારે મુશ્કેલ જવા તમારે મને બોલવા અનુભવ તબક્કા પગાર જમતા છે નથી મારે કઈ જરૂર નથી આ બધું તમને ચૂંટાઈ ઇન્ડિયન મારે કઈ જરૂર નથી કોલેજ ઉકેલ ઉકેલ લાવવાનો થશે થશે ત્રણ વર્ષે થશે એવું કરે છે બનનાર નથી એવું વર્ત કરે એટલે કે છે કે બધાને બરોબર સમજાવો વ્યવસ્થિત એક્ઝેક્ટ શું છે વ્યવસ્થિત એટલે ગાડી ચલાવી ગાડીઓ રોડ પર સુધી આગળ ચલાવી અને પછી જયારે એક્સિડન્ટ કરવાનું ના હોય તો આખે શું બનવું આખા જગત ક્યાં સુધી વાંચી ચાલુ શું કે ઉભા એ ઉભારી ગાડીઓ ભેગો અને પતિ અઢળાય તો કહ્યું કે રાખીને મોટર ચલાવવી કે ચાલવું કે રસિકવાલે મોટર ચલાવવી કે રસિકવાલે ચાલવું તો એમ જો કહો છો તો પછી કરતાપણાનો ભાવ એમાં આવે છે ને કરતાપણાનો ભાવ આવે છે કરતા પણ એનો ભાવ આમ કરવું એમ આવ્યું ને એવું કરવા નથી ભાવ સમજવાનું ભાવ સમજવાનું શું કહેવા માંગે જો શું કહેવા માંગે છે સમજવાનું જો ને લક્ષ્મીભાઈ કહે હું તો બરાબર સમજુ છું પણ બહારના માણસો એનાથી વ્યવસ્થિત બોલું જુદો છે મારું શું હા કાર્ય કાર્ય કરે જાઓ અને પછી એક્સિડન્ટ થાય તો વ્યવસ્થિત કાર્ય કરે જાઓ આપણને એમ લાગતું હોય ડાક્ટરે કહેતા હોય કે કાકા આવવાનું બચેવા નથી તો આપણે છે બચે એવા છે માનીને આપણે કાર્ય કરી જાઓ શું અને પછી છે તે તે દવા થાય મારા ઘરે એ માણસ કે છે કે આ જેમ કહો તો કાર્ય કરે જાઓ એ કાર્ય થવાનું થવા દો કાર્ય થવા દો કાર્ય કરે જાઓ એને આપણે કાર્ય થવા દો એ બરોબર છે ને ના એટલે કાર્ય કરે જાઓ કહેવાનો કે જે પ્રકૃતિમાં છે કાર્ય ચાલવાનું તમે હસ્તક ના કરો એ થવા દો એ તમારું હસ્તક છે કે બરનાર બરનાર નથી બરનાર ભરનાર નથી બરનાર બરનાર નથી આવું એ ગયા મતલબ એ છે કે આપણે આપણું થઈ જ છે ને જે જે કંઈ થઈ જ છે ને બધું એટલે કહેવાનું એ છે કે આમ આપણે કહીએ કે કરો પણ થઈ રહ્યું છે થઈ રહ્યું છે પણ વાપસ ના કરવા માટે કહીએ એટલે સમજવા આ કાંઈ કરતા જેવું નથી વાપસ બધું થઈ રહ્યું છે આ કાંઈ કરવા ના એવું ના બોલાય પ્રકૃતિ ને પ્રગતિ જેથી ચાલવા દે તમે જોયા કરો જેથી ઉગાડી ના શકે બહાર નાખે ગાડી ચલાવે બંધ વાગે કાર્ય કરાવે એ રીતે આ જાગૃતિ છે એનો જાગૃતિ પૂરું કરો બોલવાનું કઈ હોય છે હોય કે ઇન્ટરનેટ અને આપણે વિચાર નહીં કરવા માટે આપણે વિચાર કરીને બંધ થઈ જાય એટલે મને કેવા વ્યવસ્થિત રસ્તે એમ કેટલું કહેવાય ભાઈ પ્રકાશ થયું દાદા એ આવ્યા પચીસ થયું ને વ્યવસ્થિતની વાત કરી એ કાગળ આવ્યો બે લાખ રૂપિયા આપવાના છે એ આવ્યો ને વાંચ્યો પછી વ્યવસ્થિત છે એમ કહેવામાં આવ્યું ને ના વ્યવસ્થિત આપણે કર્યું શા માટે કે આપણને નગરગમનો ભય ના લાગ્યા શું હજુ તો જે થવાનું છે તે આ સાહેબના કાગળો શું છે બધી દુનિયા સાહેબ કરવા દે સાહેબ કરા કરવા દે અને આપણે કરવા દીધું છે તેમાં કે કારણ ના ભાવે શું કરવું આપણી શાંતિ જળવાઈ એટલે કે આપણી શાંતિ જળવાઈ રહે તો વ્યવસ્થિત હોય એટલે શાંતિ જળવી રહે વ્યવસ્થિત એવા કેટલાક કિસ્સો આજે બહુ મુશ્કેલ છે એવું કેટલાક કેટલા ઉભો કોઈ મારું કેવું હોય અને એવું લાગતું બરોબર ડાક્ટર કે આમ છે આમ છે આપણે બધા માટે ગાતા ગાતા રહેવાનું છે એ પ્રમાણે રહેતો બધા પ્રશ્નો ઉભા ના એ પ્રમાણે રહેતો પ્રશ્નો ઉભા ના પણ લોકો કેટલીક વાતનો ભય આવે છે ને ત્યારે પોતે આશ્વાસન લેવા માટે કે આ બનવાનું છે બનવું છે ના બોલાય શું કહ્યું તમારી પાસે એમાં કઈ ના અંદર બ્રેક મારી દીધી આખું જે آپ تنظر کاری کرتے ہیں تو آنند سمجھ ویو سمجھ ویوست کہہ سارے رہتا ہے ગમે તે પોતાના આશ્વાસન માટે વ્યવસ્થિત કહેવું પડે આશ્વાસન માટે પણ વ્યવસ્થિત કહેવાથી યંત્ર બધું યંત્ર વેપાર થઈ જશે ભાઈ મશીનરીમાં એવું કહેવા એને ચાલ્યા પછી બન્યા બની ગયા પછી એ આત્મા કરે પણ ત્યારે બી આત્મા કરે માર્ગ